એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ટેક્સાસમાં બેઠા બેઠા અમેરિકામાં બેઠા બેઠા મનોજભાઈ વાર્તા સાંભળે છે આવો આવો મનોજભાઈ તમારા ગાલ તો બહુ સરસ છે ને ભાઈ ઓહો અને આમ દૂર દૂર સુરતમાં બેઠા બેઠા ધ્વનિ પણ વાર્તા સાંભળે છે આવો આવો ધ્વનિ બેન મનોજભાઈ આજે હું તમને બધાને દુર્ગે શુક્લની વાર્તા કહેવાનો છું હો ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે કીડીબાઈનું ખેતર કીડીબાઈનું ખેતર નાનું ચોમાસે વાવે ને બારે માસ બેઠા બેઠા ખાય જાતે ખેતી થાય નહીં ચોમાસું આવે એટલે મંકોડાને કે મંકોડા ભાઈ ખેતર ખેડો તો પહેરાવું સોના તોડો મકોડા ભાઈ તો જે મંડે જે મંડે તે ખેતર ખેડી નાખે એટલે કીડીબાઈ ચકલાને કે ચકલા ભાઈ વેરો ચણ બાજરી દઈશું પૂરી મણ <laughs> મણ એટલે વીસ કિલો ચકલો ચાંચમાં દાણા લાવે ને ખેતર આખું વાવી આપે ત્યાં તો આકાશમાં વરસાદનું વાદળું દેખાયો કીડી કે વાદળ વાદળ તું જો વરસે પાણી બારે મહિના ઘેર ઉજાણી વાદળ વાદળ તું જો વરસે પાણી બારે મહિના ઘેર ઉજાણી વાદળ તો કીડીબાઈના ખેતરમાં વરસે બાજરો ઉગે ને મોટા દાણા ભરેલા ડુંડા ડોલે ત્યાં આવે પારેવડા કણ ચણવા કબૂતર કીડીબાઈ કે આઘારે જો પારેવા અનાજ પૂરું દો ઉતરવા આઘારે જો પારેવા અનાજ પૂરું દો ઉતરવા પંખીડા આઘારે કોઈ અનાજ ચણે નહીં કીડીબાઈના ખેતરમાં મજાનો બાજરો થાય હો ભાઈ ડુંડા વઢાય ને ખળે ઠલવાય મેદાનમાં અનાજ છૂટું પડાય ને ગાડા ભરી ભરીને ઘર ભેગું કરાય કીડીબાઈનો કોઠાર અનાજ છલકાઈ જાય હો આ કીડીબાઈ દિલના બહુ ઉદાર ઉપકારનો બદલો વાળે તો જ એમના જીવને જંપ મળે કીડીબાઈ મકોડાને બોલાવે ને કે તારી મજૂરી કાળી બાજરાની ભરથાળી થાળી ભરીને મકોડો બાજરી લઈ જાય પછી આવે ચકલાભાઈ કીડી કે તારી મહેનત ઘણી ચોથા ભાગનો તું ધણી ચકલાને ચોથા ભાગનો બાજરો આપીને એને રાજી કરે આકાશમાં ઘેરાય વાદળું કે કીડીબાઈ બોલે બધી તમારી દયા સુખમાં દિવસ અમારા ગયા બધી તમારી દયા સુખમાં દિવસ બધાય ગયા બારેવડાને તો બારે માસ આંગણે નોતરે હો કીડીબાઈ ચણ નાખે ને મીઠે અવાજે ગાય પેટ તમારું ઠરશે સૌની મહેનત ફળશે ચણો પારેવા ચણો પારેવા તો ભાઈ આવું હતું આ કીડીબાઈનું ખેતર મનોજભાઈ ધોનીબહેન તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશો ભાઈ હવે હાલા હાલા કરી જાઓ સપનામાં કીડી ને ચકલું ને વાદળ ને બધા આવશે આવજો